આવ્યો ઘેર કલેક્ટર આપ કોણ છો કે મને આપના બહુ વ્યક્ત જાય છે શું શક્તિ આપની મહાન શક્તિ છે તમને શું લાગે છે કે મોટા વાલિયા હું તે બરોબર છે તમને લાગ્યું એ બરોબર સાચી વાત શું શેકવાની પૈગંબર તો આકારનું હોય નહીં કે પૈગંબર જન્મવાની વાત છે તમને જે લાગ્યું બરોબર છે મોટા વાલિયા છે કે ખરેખર હકીકત કહો મને શું વાંધો છે મને બહુ આનંદ થાય તમને જોઉં છું ને આનંદ થાય છે આની પાછું શું રહસ્ય છે ઉદાસ તો પછી કેમ ના લખ્યું છે મનુષ્ય સુધારે છે મેં કુરાનમાં સાચું લખ્યું છે મનુષ્ય ખુદા રૂપે હોઈ શકે નહીં અને હું ખુદા રૂપે છું તે વાત એ સાચી આ બંને વાત સાચી સમજાવો નહીં તમારામાં લખ્યું હતું ને મને ખુદા રૂપે ગામે ગામમાં ખુદા હોય શું મારી છોકરી ખુદા થઈ જાય કેવું અને અમે માર થઈ ખુદા થઈ જાય તમારી જાતથી કોઈ પણ માણસ એવો નથી નીકળ્યો કે માર ખાવાની શક્તિ હોય સમજે ને તરત જ લડું છે શું કહ્યું દર્દાયત ઉછળે આરા આપણે સાયસમાં પતાડે બેઠા હો ને તે 12 તે 20 બાર્કેટ દે બી કોઈ ગાય ધરમ ના થયું ડંગો ઉભો થયો કે તન હોબરે આનું દીધું તો સદાર પલા પૂછવામાં બા આપણે ઈ લઈ ઈ દર્દ ઉધાર કરે જો દે ના એટલે લોકો અમારામાં મારપીટ સુધા કરાય તમને મારપીટ સુધા ખાવા જાવ તો ખાઈ શકાય નહીં માર ના મારે છોકરી દેખાડ અમારું ડેવલપમેન્ટ અમારો ખોરાક જુદો છે પછી ના ખુદા ના ના કુદા ના ના કુદા અકરણ તારણ હાર નદી પાર કરાવે નાખુદો કહેવાય ને નદી પાર કરાવે એ નાખુદો જ કહેવાય ને હોળી વાળો નાખુદો જ કહેવાય ને આપણને આ જન્મ મરણ માંથી ફેરામાંથી કઢાવે એવો નાખુદો જ હા તો સરળતા આવે છે સરળતા ધર્મ સમૂહ શાશ્વત શરણા ભગવાન કયા અમને જય ખુદા આ બોલે તો મુસ્લિમ ત્યાંથી બોલવાના આપણા માથાઓ બધા તો પછી મજા સર્વ ધર્મ સમૂહ મૂળ શાશ્વત શરણાર છે ઓલિયા એ દિશા દાદા ખુદા ભગવાન છે યા અલ્લાહ પરવરદિગાર બેગર પેદા થાય આત્મા અને માનવા આપણો ધર્મ જ આપણો બીજા બધા આત્મા પુનઃધર્મ માને નહીં ત્યાં પુનઃ આત્મા થી માને ત્યાં સુધી તો ગોડ સ્પેસ એને આ બનાવ્યા આ પૂતળો એ સમજવું એવું છે ને પોતાને સુંદર ધર્મભેદ માને ત્યાં બ્રહ્મ સંબંધ વાળો શું થયું બ્રહ્મ સંબંધ એટલે બાર આવતા બદલાયા કરાતા મારા હજુ અવતાર બદલાશે મારે મરતી વખતે ખબર પડે મારે કેવો અવતાર હજુ ગતિ ના જાય એટલા માટે ખરાબ કરવા જ પડે પણ આ બાબો છે તેનો અહંકાર થયેલો મોટો થયો અહંકાર નથી આ પૂરો હોય ને ફરી વાર ના હોય ઓછા હોય બધાના છોકરા હોય ને તો અઢાર વર્ષે જુદો કરે અને આપણે હાથ પેઢી સુધી જુદા ના થવા છોકરા છોકરા ત્રણ છોકરા ખાશે એટલા કરે કરી લે બીના પગલા પગલા પાડી લે બધા ચાર કિલોમીટર બધું ખાવ છો ને તેનું પોલન થાય છે ને ધંધા એકલો નહીં આ માથા વાઘ વાઘ બધું લોહી બોઈ અને એટલું પછી લોહી બોલું બધું નાશ કરવાનું થઈ જાય તો છેલ્લી ત્યારે પણ નાશ કરેલો બધું ગલત થયા જ કરે ભૂતગલ અને ભૂતગલ ને ઓછું ઓછું જુદા મૂકે તો આત્મા રહે બધો માસે આત્મા રહે ગલાના પ્રાસમાંથી ખબર નહીં ખબર નથી મને કેમ ગરલ કોના હાથમાં છે સત્તા કોની ભગવાનની ભગવાનની ભગવાનની પુરાણ થયું એટલે ગલન થયું કે પુરાણ થયું તો ગલન થયું તમે હજાર શક્તિ બરાબર છે કારણ કે ગલન છે ડાક્ટરો કે માર શ્વાસ ચાલે જો શ્વાસ નું ચાલે સાથ કોણ લેતું શરીર શરીર શ્વાસ લે શરીર રીતે ફેફસા દ્વારા ફેફસા દ્વારા ફેફસા દ્વારા ફેફસા દ્વારા હા પણ ફેફસા દ્વારા ખરેખર લેશે કોણ ગ્રહણ કોણ નાકથી અંદર જાય શ્વાસ નળીમાં નાકથી નાકથી શ્વાસ નળીમાં અંદર જાય એટલે કોણ બ્રેઇન ઓર્ડર કરે મગજ મગજ જ્ઞાન તંતુઓ નો કંટ્રોલ હોય એની પર હું તો આપડે નાટક તો પોતે રહેતો અહીંથી ઘેર દર નથી થી ઘેર દર અંદર ઘેર રહેવા જોઈએ તો મસ્ત ખેંચે અને પછી છોડના જે અંદર થી અને વચ્ચે ડાફન દસ મેં શ્વાસ લીધો ઊંચો લીધો નીચો લીધો મેં ચક્કર એક ડોક્ટર હતો તે પાછી દાખલા હતા આખી લોકોને છે તે બહુ દવા કરી અનુભવી માણસ સિત્તેર મને કે દાદાજી આથી જુદી બહુ દવા કરી લોકોની અને મારે પેચા કરવો હોય છે ને તે ટીપું ટીપું નથી ઉતરતું કે ટીપે ટીપે પડે છે તમે ડાક્ટર બધા આપણે તો કરીને કાઢ્યા તમે આને કાઢો ને ના નીકળે મરી જવું ગયા છે નહીં બધું આવે ટીપે ટીપે પડે ડાક્ટર એવું કહેતા ટીપે ટીપે બસ તો ના કહી દીધું મને અંદર શાંતિ રહી જતી એટલે કહું છું ત્યાં પર જતા આ ભવાડા છે બધા રાતે કોણ લેશે રાતે ચાલ દાડે લેશે રાતે કોણ તે જાતો હતી કે જોડે ચાર પાંચ નથી ગયા ને બીજા કંટાળી આ કઈ આવતું સત્તા હોય જોઈ ઉકીલ બહાર નાખ્યા સત્તા રે વાંધો વાંધો ફસાઈ જાય દાદા સોલ્વ પછી સોલ્વ પૂછે તો ફસાઈ જાય તારા આપણા સાધુ <laughs> ભાઈ <laughs> કરતા ભગવાન બેઠો બેઠો ધરતા મળેલા ક્યાં કરે હોસ્પિટલ ના કરતા ભગવાન મૂકી દે બસ ભગવાન તો ભગવાન સમજણ નો પરમાર્થ થવો પડે કેવું પરમાર્થ થવો પડે સમજણ નો પરમાર્થ દાદા ભગવાન નામ કેમ આપે પૂછાય તમામ પ્રશ્ન તમામ શાસ્ત્રો ના પ્રશ્નો પૂછાય બધા સોલ્યુશન આપી દીધું કોઈ પૂર્ણ થઈ શકે નહીં આ કયું છે ને કોઈમાં માણસ પૂર્ણ થઈ શકે નહીં અને પોતાની જાતને કેળવે તો એની પોતાની જવાબદારી એટલે દાદા ભગવાન પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે બીજું કઈ જે જે પૂછો પૂછો બધા ખુલાસા તમામ પૂછી શકાય જાણ્યું છે જાણ મતભેદ ના પડે રોજ મારવા ઓછી થઈ જાય સાચું જાણવું રીતે ત્યાં બધું બધી વાતચીત કરો સત્સંગ નહીં ખુલાસા કરો તમામ પ્રકારના ખુલાસા એ તમને મળશે લખી રાખો લખી નાખો નહીં તો ધન વાંચિત કરો સાથે બહુ સારો વાર્તાલાપ થયો હતો આપણે અરવિંદભાઈ સાથે ક્યાં થયો હતો અહીંયા જય સત્યાનારાયણ નવી વાતચીત આગળ પૂછ્યો કે પછી કહે લિટરેચર બધું બહુ વાંચ્યું હતું પછી જયંતિના કોન્ટેક્ટમાં કાયમ રહેતા હતા એ પ્રશ્ન થોડી પ્રસ્તુત જ્ઞાની પુરુષના જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જેનામાં સેટ પણ બુદ્ધિ ના હોય એને જ્ઞાની પુરુષ કહેવાય પ્રગટ ક્યાં બુદ્ધિ ભગવાન ક્યાં પ્રગટ થાય તો જ્ઞાની પુરુષનામાં પ્રગટ થાય અને જ્ઞાની પુરુષ કોને કહેવાય સેન્ટ પણ બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની પુરુષ કહેવાય બુદ્ધિવાળાને જ્ઞાની કહેવાય નહીં અને જ્યાં આગળ જ્ઞાની હોય જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં કરે ચરણ ચરણ સ્પર્શ કરાવી શકાય ચરણ ચરણમાં માથે લઈ અને ત્યાં જ મોક્ષ છે પણ બુદ્ધિ વગરના જ્ઞાનીમાં મોક્ષ હોય બાકી બીજી કોઈ જગ્યાએ મોક્ષ ના હોય એટલે આ ચરણની કિંમત છે કારણ કે દેહના માલિક અમે રહેતા નથી દેહના માલિક અમારું માલકી પણ બિલકુલ રહેતું નથી સત્યાવીસ વર્ષથી એ પ્રશ્ન તમે વાંચ્યો નથી મારો પ્રશ્ન શું છે હા દર્શન કરીએ છીએ ત્યારે અંગૂઠે કેમ માથે વાંચો તે અંગૂઠે એટલા માટે ચરણ સ્પર્શ કરવાનું છે ચરણ આ જ્ઞાનીના ચરણમાં જ મોક્ષ છે જ્ઞાની કોને કહેવાય કે જેના ત્યાંથી પણ બુદ્ધિ નથી તેને બીજા કોઈને ચરણમાં અડાય નહીં કોઈને એટલે નમસ્કાર કરી શકાય જ્યાં દેહની માલકી પણ ના હોય જ્યાં આમાં અહંકાર વધી ના જાય એવો હોય જો અહંકાર થયો હોય તો દર્શન કરાય બાકી આપણે દર્શન કરીએ એમાં અહંકાર વધી જાય વધી જાય આપણે શરણારી નમસ્કાર કરીએ તો વધી જાય ને વધે એ ફૂગો ફૂટી જાય પછી પણ અડે નહીં કોઈ અડે નહીં અહીં તો જે માગે એ મળે અહીં નાની પુરુષ પણ જે માગે એ મળે માગતો ભૂલે દાદા બહુ મનુષ્યપૂર્ણ હેરે જાય છે બધો આપણે મનમાં માનીએ મારું અનુ મનુષ્યપૂર્ણ કામ લાગે મને હેરે જાય નકામા જાય દાદા હું એમ કેતો હતો કે જેનામાં બહુ સારા ગુણો હોય એને અહંકાર આવી જવાની વધારે શક્યતા ખરી હોય જ ને એ તો સ્વાભાવિક જ હોય ગુણ કઈ કઈ પણ સારું હોય એ લોકો વખાણ એટલે અહંકાર ઉભો જ થઈ જાય શું કહ્યું એનો ઉપાય શું દાદા એને પણ અહંકાર એ જ નબળાય ને ઉલટો જબરો થતો જાય કેવો સંસારમાં જબરો થતો જાય અને આત્મામાં નબળો થતો જાય સંસારનું વિટામિન છે અને આત્માનું છે તે નુકસાન કરતા છે અને અહંકાર ઓછો થાય તો આત્માનું વિટામિન થાય ગાર ગોળે ક્ષમતાથી ખમી લઈએ તો આત્માને વિટામિન છે અને માન આપે ખુશ થઈએ તો દેહનું વિટામિન છે અહંકાર એટલે પોતે કઈ કરતો નથી છતાં એ કે છે હું કરું છું એનું નામ અહંકાર એ જે જે કહે છે કે આ મેં કર્યું આ મેં કર્યું બધો અહંકાર છે પોતે હે કરતો નથી હોતો એને એમ લાગે છે કે હું કરું છું એવું એને લાગે છે ખરી રીતે કરતો નથી હોતો હું કરું છું એવું એને લાગે છે તેથી એ બોલે છે કે મેં કર્યું પણ જયારે વિચારે છે ત્યારે ખબર પડે છે કે મેં નથી કર્યું આ એને થઈ ગયું છે એવું ભાન થાય પણ વિચારે તો ને એક જણ આવો ને આવીને પૂછે તમે કહ્યું ને અહંકાર એ કર્મ નો અહંકાર કયો પણ ઘણા માણસો ને પૈસા નો અહંકાર હોય છે હું કરું છું તો તે કર્મ નો અહંકાર થયો પણ ઘણા ને પૈસા નો અહંકાર હોય છે ને ના એટલે જે બધો અહંકાર એટલે શું આ મેં કર્યું આ મેં કર્યું આ મેં કર્યું પૈસા નો અહંકાર એ તો મૂળ વસ્તુ જે પોતે નથી એમાં પોતા પણ માનવું એનો નવાંકાર પોતે નથી પૈસા વાળો પૈસા વાળો અહંકાર કરે છે એમાં મુખ્ય વસ્તુ ક્યાં આવે છે પોતે જ્યાં નથી પોતે જ્યાં નથી ત્યાં પોતા પણ માનવું એનું નામ અહંકાર જ્યાં પોતે નથી આપનું નામ શું રાવજીભાઈ રાવજીભાઈ રાવજીભાઈ હવે તમે ખરેખર રાવજીભાઈ નામ તમારું રાવજીભાઈ છે મા બાપે આપેલું છે ત્યાંથી જાણીએ કેવી રીતે આપણને ખબર પડે જ્યાં સુધી અમારામાં પ્રવેશ ના થાય ભગવાનનો ત્યાં સુધી પછી ખબર ના પડે ખરેખર તો કેવી રીતના અમને ખબર પડે જ્યાં સુધી ભગવાન નો પ્રવેશ અમારામાં ના થાય ત્યાં સુધી એ ખરેખર છે તમે આ રાવજીવી કરતા નથી તમે કહો હું કરું છું આ અને હું એટલે રાવજીવી નહીં માય રે બીજ રાવજીવી નોટ આય નામ તો જોઈએ ને બધા આપણે મનુષ્ય છીએ નામ ઓળખવા માટે નામ તો જોઈએ ને વ્યવહાર ચલાવવા માટે આ તો બરોબર નામ જોઈએ ખરું પણ એ પોતે કરતા છે કે નહીં એ જાણવું જોઈએ વાત આપણે કરતા હતા ને નામ કેમ મારું નામ રાવજીભાઈ કે આ ભાઈનું નામ જયંતિભાઈ એટલે સરખા છીએ એટલે આ નામ વાત કરીને કે નામ જે છે તેના ઓળખવા માટેના નામ છે વાત કરતા હતા આત્મા તો બધાનો એક છે બરોબર હવે તમે કોઈ કામ કરેલું રામજીભાઈ કશું કામ કરેલું એ કહો મને કોઈ પણ જાતનું કામ કરેલું થયું આપણાથી એવું ને શક્તિ જેટલી હોય આપણામાં આપણામાં જેટલી શક્તિ હોય એટલું આપણે કરીએ શું શું કરેલું કોણ મને એકાદ કામ કરેલું હોય તમે તો મને કહો કે આ મેં કામ કરેલું એવી વસ્તુ છે ને તો તો પછી પહેલું કામ ને આપણે અને એ આપવી પડે વ્યાખ્યા કે કામ કામ કોને કોને કામ કેવું છે આપણે તો હું કહું તમને કે મેં આ એ આ કામ કરી શકે નહીં કામે કરી શકે હા હા એટલે કામ તમે આપણે કહેવા માંગીએ કામ કામ તો કેટલી જાતનો કામ છે એટલે કે કામ તો કેટલી જાતના છે આપણે એની વ્યાખ્યા આપવી પડે કે કોઈ કામ ના તમે પૂછો મને મારું કહેવાય બધા બધા આપણે કામ કહેવાય જરૂર તમે આખા દિવસ અત્યાર સુધી એક કામ કર્યું હોય મને કહો કે આ કામ મેં કર્યું છે તો હું એનો ખુલાસો કરી આપું અત્યારે હું આ શિરીષભાઈને સાથે લઈ આવ્યો એક કામ કર્યું કે શિરીષભાઈને હું સાથે લઈ આવ્યો એ કામ કર્યું તમને દાદા ભગવાન ગાડી હતી ને ગાડી હતી ગાડી નો તો પછી એમને વ્યવસ્થા કરીને કે સાથે શરીર હાલ હોય તો શરીર ના હાલ હોય તો પછી હવે પછી તો ભગવાન ને બોલાવા હોય તો ગમે તે ઉપાય થાય એક માણસ રોજ ધ્યાન કરતા હતા પદ્માસન વાળી વડોદરામાં પછી મેં પૂછ્યું મેં શું કરો છો હું ધ્યાન કરું પદ્માસન વાળી રોજ મેં બહુ સારું કહેવાય પછી બિંદાડે એવું કરતા હતા પછી સીધાડે કહ્યો તારે કરતા નતા ધ્યાન તારે કેમ આ ધ્યાન નથી કરતા તારે મને આ દેખાડવા પડ્યા એ શું કહેવા માંગે છે ગળપણ આવી ગયું દુખે છે દુખે છે હે આ દુખે છે દુખે છે તમે કરતા જો તમે કરતા હોય તો પગ નું નામ ના દેશો પગ કરતા હોય તો તમે ધબ પામાલ કોણ કરતું છે કહો એટલે એક સાચી વસ્તુ છે તમારી પણ આ પગ બરોબર આપણે કહીએ છીએ અહમ હું હું છું બરોબર આઈ એમ એક્ઝિસ્ટિંગ અને એમાં પછી પગે મારા આવી ગયા હાથે આવી ગયા એ આ શું કરાવે છે એના પર આધાર જે હું હું જે છે હું જે એક્ઝિસ્ટ આઈ એમ એક્ઝિસ્ટિંગ એમાં કે છે પગ મારા બધું મારું છે એમાં આવી ગયું ક્યારે કામ કરવાના આ જે મગજ છે કે ના તમારું હોય પચાઘાત થાય જ ના મગજ છે તૂટી જાય નહીં ને તમારું હોય તો એટલે પણ એમ હું કહું છું કે મગજ આપણું કે કે ભાઈ ના પગ આ બાજુ જા દાદા ને ત્યાં મળવા જવાનું છે પછી બીજી બાબતો કે છે ના ખરાબ કામ કરવાનું છે તો એ બાજુ એ જાય મગજ આપણને કઈ બાજુ ડાયરેક્શન આપે એ પ્રમાણે પગ ચાલે નહીં તો મગજ જેમ કે એમ જ કરે મગજ હાલ હોય તો કરી શકો એટલે મગજ ના આધારે તમે કરી શકો છો એટલે મગજ હાલ હોય તમે કરી શકો ના હાલ ના થઈ શકે મગજ કે એ પ્રમાણે એટલે ફોરેનના ડાક્ટરો બધા અમેરિકન ડાક્ટરો હતા આપણા ઇન્ડિયામાં તમને આઠ જણ મેં પૂછ્યું મેં તમને સંદાસ ઠંડા જઈ શકો છો આ શું બોલો કે છે તમે ઠંડા તમારી શક્તિ કરી છે અમે બીજાને કરાવીએ ને તમે તમારા અટકે તો તાર સમજી ગયા બીજાને હેલ્પ નહીં પડતા ઠંડા જવાની શક્તિ નથી આ વર્લ્ડમાં કોઈ પાક્યો નથી ઠંડા જવાની કૃષ્ણની શક્તિ નથી મહાવીરની શક્તિ નથી આ તો બધું ભાઈ સંજોગો બધા ભેગા થાય અને કુદરતી રીતે ઉતરે ઉતરે ત્યારે આપણે કહીએ મેં હું ધંધા છે બસ અહંકાર કરીએ ચાલીએ સમજો આ બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે અને આપણે અહંકાર કરી હું કરું છું એટલું તે અહંકારથી આવતો બહુ વધીએ છે તમે સમજ પણ નહીં આવા અહંકાર જાય હોય નથી એની વસ્તુ નથી એટલે તમારે જો કાઢવો હોય તો મને કહેજો અહંકાર કાઢી આપવું પછી અહંકાર કાઢું શું કહું સારું નીકળતો હતો બતાવો ઉપાય એનો ઉપાય બતાવો કે બહુ સારું નીકળતો કાર્ય બધું બધું કાર્ય આપણે તો સમજે ને અહંકાર વસ્તુ એટલે એવી છે ને કે અહંકાર માણસ આ તો બધા શું કે રાજુભાઈ કે હું ઊભી એ મારા હાથની વાત છે હું તો ઊભી જવું કે છે તો આપણે કઈ બધી કોગરાઓ હું ના રહેવું નથી બનતું તો કે એવું બને છે તો તે વખત તમે જાતે કેમ નથી ઊંઘી જતા કે આવતી જ નહીં તો તમારી શક્તિ નથી આ આ તો મને બધું ભેગું થાય જો કરો તારે કાર્ય થાય નહીં તો કાર્ય થાય નહીં એટલે આ ઇગોઇઝમ કરે છે અહંકાર કરે છે અહંકાર કાઢ્યો ને આ શાંતિ થાય નહીં તો પરમાનન્ટ શાંતિ થાય નહીં કેવી રીતે શાંતિ કેવી રીતે મળે મનની શાંતિ જોઈએ કેવી રીતે મળે મનની શાંતિ કેવી રીતે મળે એ બધું અમે જ્ઞાની પૂછ કરીએ પાપ આ મન જાતિ અશાંત રહેશે અનંત અવતારના પાપ ધોગભાઈ ભેગા થઈ ગયા છે એ પાપ એને ભૂતવાળા માર માર કરે છે એ મન વિચારું અશાંત રહ્યા ગયા શું કહ્યું માણસ એટલે દુઃખી થઈ ગઈ આખો દાડો મોડા પર દિવેલ ફરી ગયો એમ આટલું બધું કમાવાનું ખાવા પીવાનું બહુ સારું છે ચોખ્ખા ઘી ખાવાના છે ઇન્ડિયામાં ચોખ્ખું ઘી બળતું નથી અહીં ચોખ્ખા ઘી દૂધ દહીં બધું કંઈ પણ દુઃખ જતા નથી કારણ કે મન મન વસ્તી જવું જોઈએ કેવું થઈ જવું મન ચંચળ છે એને વશ કરવું બહુ મુશ્કેલ છે મન ચંચળ છે એને વશ કરવું બહુ મુશ્કેલ છે ચંચળ છે પણ જ્ઞાની પુરુષ બધું ચાહે છે કરે જ્ઞાની પુરુષ એ ચાહે શું એ કોઈ સાધુ છેતરાવું નહીં ને એ બધા વેપારી અહીં આવે છે ને બધા નથી આવતા છેતરાવ નહીં આપણે એમ લડવું લડેલા કરીએ પતાવી દેવું આપણે છેતરાવું નહીં મૂર્ખ બનવું નહીં બનતા બધી અને તાતાની જોડે આપણે કામ કરી હવે આ પાંચ નમસ્કાર છે પછી આગળ શું કે છે આ ઉપર જે પાંચ નમસ્કાર લખ્યા પછી આગળ શું કે છે સૌ પાવક બધા પાપોને નાશ પ્રનાશ કરનારો કે છે આ પાંચ વાક્યલો બધા પાપોને નાશ કરીને કે ભૂક્કો કાઢી નાખે બોલે તો રોજ બોલે નહીં બધા પાપો પણ સમજીને બોલે અમે સમજીને પાડીએ સમજીને સચ્ચી બોલે બોલે સમજાવતો બોલે તેનું ફળ જેવું જોયું ના આવે પછી પણ મંગળાણામ સવે છીએ બધા દુનિયાના જેટલા મંગલ છે ને એમાં સૌથી ઊંચા ઊંચું મંગળ આ છે કે પ્રથમ પ્રથમ હવે મંગલ પહેલા પહેલું મંગળ છે આ આ પછી આગળ શું નવો ભગવતે વસુદેવ ભગવાન ના પુત્ર જે વાસુદેવ ભગવાન જે નર્મથી નારાયણ થયા નર્મથી નારાયણ થયા એ વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન લક્ષ્મણજી એ વાસુદેવ ભગવાન ને નમસ્કાર કરું છું કે પડી એવું જણાવ ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય શિવાય એટલે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય જે પૂછો કલ્યાણ સ્વરૂપ અને બીજાનું કલ્યાણ કરતા હોય એ શ્રદ્ધાને નમસ્કાર સમજો ને કલ્યાણ સ્વરૂપ જ્ઞાની હોય પોતાને કશું ત્યાગવા કરવાનું કશું બાકી ના હોય જેમ આવે ઉદય આવે અહંકાર ના હોય એ કલ્યાણ સ્વરૂપને નમસ્કાર કરું સમજ ને જય માં સચિદાન એટલે એ જ આત્મા છે અને બધા ધર્મના મંત્ર નમસ્કાર કરું છું બરાબર એટલે ભગવાન નિષ્પક્ષપાતી હોય પક્ષપાતી હોય હે નિષ્પક્ષપાતી હા તો આ તો વેદાંત વાળા કે અમારું હાચું શિવ વાળા કે અમારું હાચું વૈષ્ણવ વાળા કે અમારું હાચું એ બધું પક્ષપાત કહેવાય ભગવાન હારો એ ના થાય આ નિષ્પક્ષપાતી મંત્ર કેવું છે આ બોલો ફળ આપે તને ગમશે તા ચોપડી લઈ જજે નિશાન કર્યા હશે ને મયુર આમ ઊંઘતા બોલે એવું બધું બોલે બેરો માણસ સાંભળે હું બધું મને સાંભળ્યું તારે હાથ આ તો ઊંઘમાં બોલે એવું બોલે એટલે આ હું બોલાવું છું વસ્તી બોલજો હવે આ કોઈ અવતારમાં જ્ઞાન મળેલું હતું નથી આજનું જ્ઞાન એ આ તમને જરૂર થશે માટે જેટલું બને એટલું જોશથી બોલજો એટલે અંદરથી નીકળી જશે કચરો નવ નવ સેટઅપ થયું શું કહ્યું નવ સેટઅપ આ વિજ્ઞાન છે એટલે જેટલું બોલે બને એટલું જોશથી બોલજો એટલે કહી દે શું થઈ ગયું આજે જ્ઞાની જ્ઞાની સુધાર્થમાં થયો ને સુધાર્થમાં થયો ને પેલા તો બધું મેં પાપ ને બધું બધું ભરેલું હતું શુદ્ધ થઈ ગયું હતું શું થયું આ પાપો ભસ્મીભૂત કર્યા છે આજે જ્ઞાનાગ્નિ થી ભસ્મીભૂત કર્યા છે આ પેલી અગ્નિ થી નહીં એટલે તું શુદ્ધાત્મા થઈ ગયો હવે શું થયો હવે આ શુદ્ધાત્મા થયો એ બહાર બહાર અહીંયા આ બધા જોવાનું તું શુદ્ધાત્મા થયો શ્રેષ્ઠ પણ બહાર તું જવું તો કોઈ પૂછે તું કોણ છું તું શું કહીશ ના એટલે હું તારે સમજણ પાડું આ લોકો દ્વારા તું શુદ્ધાત્મા થયો પણ બાર વાર જાણતા નથી એટલે તારે તો શ્રેયસ જ કહેવાનું એમની ભાષામાં એમની ભાષા જે ચાલુ છે ને તે ભાષામાં વાત કરવાની એ ભાષા ભૂલી ગયા નથી ને આપણે એટલે આ ભગવાનની નવી ભાષા શીખ્યા આપણે ખબર ને આ ભગવાનની રિયલ ભાષા છે અને ભ્રાંતિ એટલે રિલેટિવ ભાષા છે કેવી છે બાર રિલેટિવ ભાષા છે આ રિયલ ભાષા છે ભગવાનની શુદ્ધ ભાષા છે આ રિયલ ભાષા અને બહાર ભ્રાંતિની ભાષા રિલેટિવ ભાષા છે તારે મહિને સમજ પડી કે એટલે by the world is the puzzle itself itself puzzle થયેલું છે આખો એડો there are two viewpoint to solve this puzzle one relative viewpoint one real viewpoint by relative viewpoint you are શ્રેષ્ઠ by real viewpoint you are શુદ્ધ આત્મા ને પહેલો તો શ્રેષ્ઠ હું જ છું અને ખરેખર હું જ છું એવું જ બોલતો હતો નહીં આ ખરેખર હું શુદ્ધાત્મા છું ને નામથી શ્રેષ્ઠ છું આ સોલ્યુશન આવી ગયું તને તને સમજ પડી ને by relative viewpoint you are શાંતિ લાવ by real viewpoint you are શુદ્ધાત્મા તો There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. તમને ભાઈ સમજ પડી તને ભાઈ સમજ પડી ડાક્ટર પડી ગઈ હતી પણ તને સમજ પડી આમાં કઈ તને બેન સમજ પડી તને હું તને બે સમજ પડી આમાં હા આ બકરીને બકરી હોય છે ગાય હોય છે ગાય જેને ગાય ને બહારની ભાષામાં શું કે છે રિલેટિવ ભાષામાં ગાય ગાય અને આ રિયલ ભાષામાં શું છે હા ભગવાનની ભાષામાં બે શુદ્ધાત્મા પણ બહારની ભાષામાં લોકો કે છે આ ગાય આવી બીજું અંદર શું છે જાણતા નથી આ લોકો આ ગાય જ છે એમ કે અને ગાયને જ કાપી નાખી હું ગાય કાપી નાખી તો જેનો પેકિંગ કાપી નાખી ભાઈ આત્મા તો છે જ ને આખો કરાવવું પડે ને એટલે બાય રિલેટિવ પોઈન્ટ એ ગાય છે બાય રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા છે બાય રિલેટિવ પોઈન્ટ બકરી બાય રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા બાય રિલેટિવ પોઈન્ટ ગુલાબનો છોડ બાય રિયલ પોઈન્ટ શુદ્ધ આત્મા એટલે આત્મા સર્વભૂતે શું આવે બે દ્રષ્ટિ જોજો જોવાનો અભ્યાસ કાળથી કરજો એક કલાક તમારે જુઓ નહીં તો નું સામાયિક થાય આ વાંકે રિલેટિવ દેખાશે અને અંદર ની વાંકે રિયલ દેખાશે સમજાયું તમને કે ના સમજાયું પુણ્યા સાહેબ નું સામાયિક એની કિંમત ભગવાન મહાવીરે કેટલી કરી જાણો છો પેલા સૈનિક રાજા ને કહે તારું તારું રાજ દલાલીમાં જાય એટલી એની કિંમત થઈ ગઈ એક જ સામાયિક નહીં એવું સામાયિક તમે રોજ કરો એવું મેં તમને આપ્યું આ બધું હવે તમારે સમજણ હશે કરજો આ અમારી પાંચ આજ્ઞા આપું છું એ જે તમે પાળો તો એક ચિંતા થાય મારી પાસે લાખ ડોલરનો દાવો મળવાની છૂટ છે તમને સમજ ભાઈ હા એટલું સરસ આપું છું શું ઊંચી વસ્તુ આપું છું એ તો બાળકના હાથમાં આપીએ શું કરે સમજણ વગરના લોકોના તો શું કરે છે જેવા હોય એવા સમજણ વાળા કંઈ બીજા નવા લવાય એનું કોઈ કારખાનું કઢાય એ જે છે સમજાવી પટાઈને આપવાનું અને આગળ ગાળું વધે એમ કશું કશું બધા વધ્યા પણ અમેરિકામાં આપ્યું તો બધાને વધી ગયું તો ખૂબ વધી ગયા વાર ઘડીએ ટોક ટોક કરીએ કે લાગે પડી જાય ને આ તો હોબળેલું નહીં કોઈ પૂર્વ વસ્તુ આ પૂર્વે હોબળેલ નહીં પૂર્વે વાંચેલ નહીં હોબળેલ નહીં જાણેલ નહીં એવી વસ્તુ આ બે આજ્ઞા આપી કઈ કઈ બે આજ્ઞા આપી ભાઈ કઈ ગઈ એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ એક રિયલ વ્યૂ પોઈન્ટ બરોબર ને મને તને સમજણ પડ્યું આપણી ટોપી નથી કે ક્યાં ગઈ ત્યાં ઓકરી જ મૂકી આગળ આવો આગળ તો આવો બેન બેન હવે કેટલા વાક્યા થયા મેં કેટલા વાક્યા આપો અને રિયલ વ્યૂ જોતા જોતા ચાલજો ઘરમાં સ્ત્રીને જોવી તે રિલેટિવ થી સ્ત્રી અને રિયલ થી શુદ્ધાત્મા ગાય છે તે રિયલ રિલેટિવથી ગાય રિયલ શુદ્ધાત્મા ગધેડું આમ ગધેડું ને આમ પેકિંગ સાથે પેકિંગમાં છે તે ગધેડું અને માલ શુદ્ધાત્મા પેકિંગ કેટલી જાતના છે અનેક જાતના છે વેરાયટી ઓફ પેકિંગ આ દરિયામાં જાઓ ને કેટલી જતા પેકિંગ પણ માલ એક જ છે શું માલ છે શુદ્ધાત્મા શુદ્ધાત્મા ભગવાન જાતે જ જ્યાં ના દોડો તો સુધી જીવાત્મા અને જાણતાથી શિવ થયા શું થયું જીવ શિવમાં ભેદ નથી ફક્ત આ ભેદ છે જીવને છે તે ભૌતિક સુગરી લાલચ છે અને શિવ પોતાના સુખમાં રહે સમજો ને કેટલા વાક્ય આપ્યા ભાઈ બે કયા કયા એક્યુલેટિવ ને પ્રિય એક રિલેટિવ અને એક real by relative viewpoint you are શ્રેય by real viewpoint you are શુદ્ધાત્મા અને ફાધર રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી રિયલ વ્યૂ પોઈન્ટ થી રિલેટિવ હા રિયલ થી તો શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા સમજ ને લોક પહેલા ગધેડાનું અક્ષુમન કરીને કાકા કેમ લગન રિયા કરવા ગયા પાછા આવ્યા ગધેડું આવું બન્યું જરા સુગંધ થયા અત્યારે ગધેડા ભગવાન બેઠા ને તે પેલા ભગવાન ફોન કર્યો અરે એક અવતાર ગધેડા ના આપજો હું મારી મને હું ગધેડો પોતાની ભૂલથી જ ચાલે કરે છે એક સેજ ભૂલ થાય તે શું ચાલ્યા કરે છે ગધેડા એ તો ગધેડા કઈ લાવીએ બધા જે લગે દરબાર હોય છે ને આપણા ઇન્ડિયામાં તો ગધેડાને છે રિસ્ટિયન બુલડોઝર કે ભગવાન ખબર નહી અને ગધેડું મળ્યું માર મારે ભાઈ ભગવાન બેઠા છે એ કરતા ગઢડામાં જવું પડશે રાગદેશ ના થાય તિરસ્કાર ના થાય બધે ભગવાન બેઠેલા છે ફૂટ્યો હોય ગમે તે હોય પણ તૂટ્યો તેનું માર પેટી એવું છે પણ માર ભગવાન હરકત છે ને બ્લેક બ્લેક એટલે બ્લેક પેકિંગ છે માલ ભગવાન છે એટલે રાગદેશ નહીં કરવાનો સમજો ને હવે ત્રીજું વાક્ય આપું છું પાંચ આજ્ઞા આપું છું તેવા બે કઈ અઘરી છે ભાઈ મહેન્દ્ર કશું આ બે રિલેટિવ રિયલ જોવામાં આ વાઇફને જોઈએ રિલેટિવ રિયલ છે સમજ ને પછી ગુસ્સો ગુસ્સો ના આવે નહીં ભગવાન જોઈએ ગુસ્સો આવતો આવે ભાઈ હવે ત્રીજું વાક્ય આપું છું અત્યાર સુધી તો માં તું કરતો હતો કા બધું દુનિયા તું ચલાવતો હતો ને તારું ઘર ઘર તું ચલાવતો હતો કે બહુ ચલાવતી હતી મેરી કામ કે હું જ કમાય નહીં કમાય દસ લાખ કમાયો કઈ આમ હેડ ફેડ હેડ ફેડ દોઢ ધમ કરીને પછી બે લાખ ગઈ ને આપણે પૂછે કેમ છે ભગવાન ભગવાન નું નામ દેતો હતો હવે ભગવાન ઉઠી ગયો એવું બોલે ખરે આપણે ઇન્ડિયાનો બહુ બોલીને પાપ વધે પાપ જ બની રહ્યા તમે હું ગમે ભગવાન યાદ ના હોય ખોટ ગઈ ભગવાન ભાઈ નહીં તો my staff are not fail બિચારા છે ભણેલા છે પણ ભણેલા છે એમથી કાંઈ હેરાન કરશો કે ફોન કરું એમને એવું ફોન એક જણ મને એવું કહેવા મળ્યો કે મારો નાનો છોકરો છે તો તો તે પહેણ્યો ત્યારે વહુ આવી છે મોર ભગી છે ત્યાંથી અમારો આવું થઈ કરો છો હા ઇન્ડિયનો કેમ શું થાય બિચારા આવા છે